દુનિયા આવી દેખાય નહીં રૂપાળી ભગવાનના રૂપ આનંદ જે બધા ગુણો છે તે અહીં દેખાય જ નહીં તમારે કે ક્યાં રહેશે ભગવાન તમે તને જ લાગે છે ક્યાંક ઉપર રહેશે ઉપર કોઈ બાપો રહેતો નથી બધે ફરી આવ્યો હતો આકાશ જ છે કે એનું એડ્રેસ પણ તમે જાણો છો તો એડ્રેસ લખી દે God is in every creation whether visible or invisible not in creation આ ક્રિએશન છે creation in man made man made માણસે જે બનાવ્યું છે એમાં નથી હા તો આપણા લોકો ગપ્પા મારે એ થંભાવો નહીં પકવાનું તો રાખો સારો ભાઈ આવું જ પગતું બધું એવરી ક્રિએચર કુદરતનું બનાવેલી વસ્તુ હોય છે એ ઝાડમાં છે પણ કપાય આવે કે નહીં ફર્નિચર બન્યું પછી હા હાથ હાથ હર્યો એ ખરા આ બેન મેળ છે ધ્યાન એટલે મનુષ્યનો હાથ આટલો બધો ખરાબ હોય શકે એ મનુષ્યનો હાથ આટલો બધો ખરાબ હોય શકે ખરાબ નહીં ભગવાન એ જતો રહ્યો ઈશ્વર કે ભરી જાય છે લાયક લાગે ડે થઈ જાય છે એટલે અધોગતિ વધવાની લાયક પ્રોસેસ આ પ્રમાણે પ્રોસેસ થાય ત્યાર પછી કે તો એ વર્લ્ડ ઇઝ પઝલ ગોઠવે પઝલ તો આ પઝલ તને ઊભા થાય છે તો તમારે બહુ જ પઝલ ઊભા થાય છે પઝલ ના થાય એવી ભૂમિકા હોય ખરી તો તો ભગવાન થઈ ગયો કે છે ને એ ભૂમિકા એવું હાલ છું બહાર જ્યારે ફરી આખી જિંદગીમાં પઝલ ઊભું ના થાય આખી જિંદગી ફરી પઝલ ઊભું ના થાય હવે એ એ વ્યક્તિ પોતે રિયલાઇઝ કરી શકે કે કે મારી પાસે કોઈ પઝલ જ નથી એ વ્યક્તિ પોતે રિયલાઈઝ કરી શકે કે હવે મારી પાસે કોઈ પઝલ નથી એમ રિયલાઈઝ કરી નહીં અનુભવો હોય રિયલાઈઝ એટલું નહીં અનુભવો નિરંતર વર્ત્યા કરે આ તારા ફાધર પધર બોલી થાય નીકળતા લોક સત્તા નથી રાતના ધર્મ એટલે થી જોવા માંગે ધર્મ થી જોવા માંગે ધર્મ વિજ્ઞાન માં કેટલો ડિફરન્સ છે વિજ્ઞાન એટલે સિદ્ધાંતિક હોય કેવું અહીં વિરોધાભાસ ના એક શબ્દ વિરોધાભાસ ના હોય સિદ્ધાંત અને ધર્મ તો અધર્મ હોય અધર્મ ને ધક્કા મારવાનો ધર્મ પરમ ધર્મ હોય તેની કઈ પરવા જ નથી સિદ્ધાર્થમાં આવી જાઓ ધર્મ અધર્મ તો બહારનો વિભાગ છે એ આંતરિક વિભાગ નથી ને કેટલીક વસ્તુઓ ચાર્જ થયેલી છે ને કેટલીક ચાર્જ થઈ ગયેલી છે એટલે ઇફેક્ટિવ છે અને બીજી ચાર્જ થઈ રહી છે એટલે ફરીના સાહિત્ય પૂછે કે સાચી વાત છે સદન ફેક્ટ છે કારણ કે હિન્દુસ્તાન એકલું જ માને છે બીજા આખા દેશમાં કોઈ દેશ માનતા નથી એટલે અમને માનવામાં આવતું નથી લોકો અમારા આ દેશો હિન્દુસ્તાન કોઈ તમને સમજાયું કારણ કે બધા સંતો કહે છે કે કોઈ આ ફેગેશનનો તે માણસ અહીંયા આગળ સંતો કરી જાય છે બીજો આ ફેગેશનનો રાજા થાય છે આ બધા કારણો લઈને કાર્ય થાય છે એવું બધું સમજાવે છે પણ અમે માનતા નથી આ એ શું કે તમે જે માનો છો કે આ દુઃખી થયું આ થયું ભણ થયું એકને ખાવાનું મળતું નથી એક રાજા થઈને ફરે છે એ બધા કારણો એથી તમે કર્મને માનો છો અને તે અમે માનતા અમને તો ભગવાને ભગવાને આ જન્મ આપ્યું એને દુઃખ દુઃખ દુઃખ દુઃખની જગ્યાએ મૂકવો તો ત્યાં દુઃખની જગ્યાએ સુખની જગ્યાએ મૂક્યો એમને ફાવે ત્યાં મૂક્યા એટલે આપણો સિદ્ધાંત શું થાય છે એ લોકો પુનર્જન્મ જે જવાનો રસ્તો છે એ ઉડાડી ગયેલો છે ને કારણ ભગવાન જે મૂક્યા છે આ પ્રમાણે ભગવાનની ઈચ્છા પ્રમાણે શું કહે છે ભગવાનની ઈચ્છા પ્રમાણે પણ એ લોકોનો પ્રશ્ન તો ના સોલ્વ થયો ને પુનર્જન્મનો પુનર્જન્મ હા હકીકત છે કે નહીં એમ વાસ્તવિક છે ને પણ આપણા લોકો અહીંયા આગળ આ સમજાવીએ કે ભાઈ આ જન્મ્યોને દુઃખી કેમ છે આ જન્મ્યો સુખી કેમ છે આ બે ભાઈઓ આ દુઃખી થયો ને સુખી થયો આપણા પાસે કારણો શું છે એવું પૂછીએ આપણે એટલે આપણા લોકો સમજે કોઈ પુનર્જન્મ છે પણ એમને સમજાય નહીં એ તો કે ભગવાને જ આવી ઈચ્છા છે કે દુઃખી કરવો તમે સુખી કરવો એટલે શું થયું આપણું કસર ઉડી ગયું આપણું સિદ્ધાંત એટલે પછી મેં કહ્યું સાયન્ટિફિકલી બતાવું કહ્યું તો તો ઔરંગાબાદ ફોટો હું લઈ ગયો મારો ને ફોટો હું લઈ ગયો સમજાય effect and quantity, quantity and effect, effect and quantity, quantity and effect, effect and quantity, quantity and effect. So then you should start to start પુનર્જન્મ પુનર્જન્મ થઈ રહ્યો ક્યારે થશે હવે આમાં કોઝિસ બંધ કરી દઈએ આ તાર ફાધરને કોઝિસને બંધ કરી દીધા છે એટલે ઇફેક્ટ કીધી રહી આવે ઇફેક્ટ હારી ખોટી વચનમાં તો રાખવાનો ધર્મ ધર્મ શું હોય છે કે હજુ એવા એવા રહ્યા છો ધર્મ પેલું બદલાવવું જોઈએ આચાર અહીં આચાર વર્તન અહીં અંદર બદલાઈ ગયું અંદર ચિંતા ના થવી જોઈએ ઉપાધિ ના થવી જોઈએ ગાળ ભળ તો અસર ના થવી જોઈએ એટલે એ આચાર બદલાવા જોઈએ એટલે આચાર બદલાવા જોઈએ આચાર બદલાવા જોઈએ આચાર બદલાય ના બદલાય કે આચાર તમારા થકી બદલાય ને આપણે થકી બદલાય ને આચાર આપની પાસે આવે એટલે પછી આચાર બદલાય એમ કે છે આચાર દસ પંદર વર્ષ પછી બદલાય દસ પંદર વર્ષ હા કોઈ આચાર ઢીલા હોય તો જલ્દી કોઈ વધારે પડતા મજબૂત હોય તો દસ પંદર વર્ષ પછી પણ ધીરે ધીરે બધા આચારની જરૂર નથી મય રાગદ્રેશ થાય છે નહીં એટલું જ જોવાની જરૂર મય રાગદ્રેશ થાય છે નહીં એટલું જોવાની જરૂર ખબર પડે આપણે હમણાં લોકસત્તામાં આવે છે ને અમૃતવાણી એની અંદર મેં એવું વાંચેલું કે એક કલાકની અંદર મોક્ષ આપે હા તો પછી તમે કહો પંદર વર્ષ લાગે કઈ રીતે આધાર એ થતા પેલું એક કલાકમાં મોક્ષ આપે એવું છે ને આપની વાત તો કે અને એ વાત અને આપણે કહ્યું કે પંદર વર્ષ લાગે એના આચાર બદલાતા આચાર તો એમને સમજાય એટલે શું આ સંસારનો દુઃખ અડે નહીં આ સંસાર ના દુઃખી જ લોકો દુઃખી છે ક્યાંથી દુઃખી ત્યાં લોકો સંસારના દુઃખથી અને તે સંસાર દુઃખ આજે નહીં એનું નામ મોક્ષ એનું નામ પહેલો મોક્ષ અને પછી આ દેહ છૂટી જાય એટલે સનાતન મોક્ષ થતો ને સાચો એ દેહ વગરનો નિર્દેશ અને આ દેહ સહિત મોક્ષ થતો ને એટલે એક કલાકની અંદર જે પ્રશ્ન એક કલાક બરાબર એટલે એનું જે છૂટી ગયું આ દેહ એક કલાકમાં છોડી દીધો ને એટલે એને તો પછી સ્પર્શવાનો જ નથી ને કોઈ પ્રશ્ન કોઈ પઝલ પંદર વર્ષ ના લાગે એનો મતલબ એ થયો ને તો પછી પંદર વર્ષ ના લાગે ને એક કલાકમાં જો દુઃખ પંદર વર્ષ એને એને જતા રહ્યા એને પોતાને પણ ઘણા માણસો ને અસર રહે ને પોતાને દુઃખ ના થાય પોતાને ના થાય હા પણ બીજા બધાને તો અસર રહેવાની ને તો એનાથી એને શું મતલબ હા દાખલા તરીકે મને કઈ દુઃખ નથી તો પછી મારે ઘરના માણસોને ગમે તે થાય એમનું <laughs> એમનું ઘર મારે ભોગવવાનું નથી પરીક્ષાઓ આપેલી હોય દસ દસ પરીક્ષાઓ આપેલી હોય એ રિઝલ્ટ ના આવ્યું હોય થતો નહીં તો પછી રિઝલ્ટ તો આવે પણ છતાં રિઝલ્ટ આવે છે આ બધા અત્યારે જે આપ્યા છે ને એ રિઝલ્ટ છે એ કોઝિસ નથી આપણે અંદર થી બહાર નીકળીએ અંદર પર બિલકુલ શાંતિ ચિંતા નહીં એક ચિંતામાં તો જાનવરનું આ આવે એક જ ચિંતા છે અને કોઈ ચિંતા થતી ખરી જાનવરનું આ તો પછી તો એનો મતલબ કે લોકોની ચિંતા જ નથી થતી હે લોકોની ચિંતા થતી નથી એવું થયું ને એક ચિંતાથી જાનવરનું આયુષ્ય આવતું એટલે લોકો તો કેટલી બધી ચિંતા કરે છે હા એટલે એવું બધું પુણ્ય બંધાય છે ને ચિંતા પૂર્ણ પ્લસ માઇનસ બધું કરતા ત્યારે ખબર પડે ને એટલે સરવાળા બાદ બાકી હા હા છેવટે પછી વધારે એ રહ્યું તો જાનવર જવું પડે શું અને ચિંતા એ તો માણસ માણસને મોટા મોટો ઇગોઇઝમ હોય તો ચિંતા છે હું જ ચલાવું છું અને મનમાં બેસી ગયું અને આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી મહાવીર કૃષ્ણ કે કોઈ કે જેને ઠંડા સ્વતંત્ર શક્તિ હોય હા હવે તમને પાછું આવશે પ્રશ્ન એને કરતા માને ક્યાં સુધી શક્તિ એટલે એ રામ ને કે મહાવીર ને કોઈ ને પોતાની સ્વતંત્ર શક્તિ નહીં ભગવાન કૃષ્ણ ભગવાન લોકો પૂજવા કઈ રીતે થયા પૂજવા લાયક કઈ રીતે થયા એ લોકો તો પછી એ લોકો પૂજવા લાયક કઈ રીતે થયા લોકો એને પૂજવા લાયક પૂજવા લાયક અંદરના જે ગુણ છે ને અંદરના ગુણ આ દેહ દેહ તો નો વસ્ત્ર હોય નહીં આ કૃષ્ણ ભગવાન કરી ગયા હતા પાણી પાણી કરતા પાણી સમજશે અને એ વાસુદેવ નારાયણ હતા એને કહે કે વાસુદેવ નારાયણ શું સમજું એના કરતા વધારે હું સમજું મારી સાથે સાથે જ છે હવે એ કૃષ્ણ ભગવાન તીર્થંકર થવાના છે હવે આ મહાવીર ભગવાન તીર્થંકર કરતા એ તીર્થંકર એટલે કોઈ ભગવાન કમ્પ્લીટ આ કૃષ્ણ ભગવાન તો વાસુદેવ નારાયણ હતા ત્યાંથી ભગવાન કહેવાય છતાંય જો પીવા જેવું બેન ચાલે તો કૃષ્ણ કૃષ્ણ ભગવાન કે હું આ બધું કરું છું એ બધું કહે લખ્યું હોય ને એ લોકો સમજતા નહીં એની ભાષા લોકો સમજાય ખબર ને કૃષ્ણ ભગવાન મને એક રીતે એમ કહેતો કૃષ્ણ ભગવાન માને છે કે જ્ઞાન છે કે આ લોકો ખોટું લખ્યું છે ને ને બધું તને શું એમ કૃષ્ણ ભગવાન ઉપરથી પડ્યા આકાશમાં પડ્યા હોય એવું લાગે તને હા હા એવું મને ના લાગે તારું સરકાર નહીં આવતી આ દુનિયામાં જેટલા ભગવાન થયા એ બધા માને પોતે જન્મેલા હતા જેટલા થયા એટલા બીજો કોઈ ભગવાન છે નહીં બીજો બાર કોઈ ભગવાન છે જ નહીં અહીંયા આગળ પૂર્ણતા પૂર્ણ દશા થાય છે માને કે જન્મી પૂર્ણતા થઈ અને ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં ચાલ્યા જાય છે સિદ્ધ ક્ષેત્રમાં અને ત્યાં પણ સ્વતંત્ર રહે છે તમારી પાસે એકાકાર નહીં થઈ જાય એકાકાર થઈ જવા તો ત્યાં જવાની જરૂર શું હતી ત્યાં પોતાના સુખમાં સ્વતંત્ર સુખમાં રહે નિરંતર મહાવીરનું કે રામનું એક મિનિટનું સુખ આ દુનિયા ઉપર પડે તો ભલે તારો આપણે આખા આખા દુનિયા પર ચાલ્યા એટલું મિનિટનું સુખ હોય છે એક મિનિટ એક મિનિટ અને આ લોકો જો મોડા દિયલ ચોપડો ફેરવા મોડા દેખાય જોયેલા દિયલ ચોપડો ફેરવા મોડો અનુભવ કરેલો છે દિવેલ વાળો નહીં પણ દિવેલ જેવા મોઢાનો અનુભવ કરેલો છે તો હમણાં દુઃખી થાવ છો દુનિયામાં દુઃખ છે નહીં હું એક કાઢવા આવ્યો પેલા દુઃખી નથી તમે દુઃખી અણસમજણથી દુઃખી થયા બધા નથી અણસમજણ પણ ગેરસમજણ છે એને કોઈ તમે આ સમજ્યો જ નથી એ બાબતે આ માં ગણાય અને ગેર સમજણ તો સમજેલો છે નથી સમજતો એ મને મળે છે સમજ ને ગેર સમજણ બીજાને સર આપતી હોય તો સર આપે આચરણમાં ના મૂકી શકો સમજણ છે બીજાને સલાહ આપે પણ પોતે ગેર સમજણમાં રહે બને નહીં બને બને હા world is is puzzle itself there are two viewpoints to solve this puzzle one relative viewpoint one real viewpoint પુસ્તકો ના હોય હું જે બોલું તો તો ગોડ ઇઝ આ બધા સંતો એવું કે ભગવાનને બનાવે પણ શીખવાને માટે ઇન્દ્ર ઘટના છોકરાઓ માટે સંતોષ છે કોના માટે છે કિન્ડર ગાર્ડન છોકરા હોય છે એના માટે માસ્ટર જોઈએ ના જોઈએ એના માટે આ બધા આપણા સંતો છે આપણા હિન્દુસ્તાન જે સંતો છે એ કિન્ડર છોકરાઓ માટે છે અને હું તો કોલેજિયન માટે છું આ રજની છે ના છોકરા માટે કૃષ્ણમૂર્તિ કેન્દ્ર ઘટન છોકરા માટે આવું બોલો ને એટલે આ તો એ લોકો તો પોતાને એમ ગણે છે ને કે અમે તો એ લોકો તો એમ જ માનતા હશે કે હું તો કોલેજ પણ વધારે શીખવા વાળો છું એવું છે નહીં કે અત્યારે એ અમને કે મને કે આ રાજનીતિના કે કોઈ કે તમારા કરતા અમારો રસ્તો ઊંચો તો હું બરોબર સગન સાચી વાત તો એ ફી રે તો હે છૂટી જાય બિચારા આ ઘેટોને આવી જાય ત્યાં ભરવાડો છે વાઘ વાઘે બહુ સારી કરે છે પણ એનાથી આપને શું એનાથી શું મતલબ છૂટી જાય તો ભલે છૂટી જાય એ છૂટીને તમારી પાસે જ આવવાના છે ને અહીં આવે પામવા નથી બધા તમે જે કીધું ત્યાંનું છૂટી જાય ને આ પકડાયેલી તો એટલે મીન્સ કે આ પકડાયેલી તો હા એટલે એમને એવી દહેશત એ કઈ બને એટલે અમે ના કહીએ એ કંટાળી છોડીને આવતો રહે તો બે હવે અમે છોડાઈએ નહીં જોવાનું છોડ્યું ને એનું પકડાય નહીં શું કરવું એની જવાબદારી કોને મળશે હવે કોઈ છોડાય નહીં અમે તો એની જગ્યાએ જવાની એટલે આની અંદર વિચાર ની અંદર ભેદ ના થઈ ગયો કે તમે સામાન્ય માણસે છોડાવી શકો તો એ પણ તમારી દ્રષ્ટિએ તો સામાન્ય જોવા જોઈએ ને એટલે આમાં ભેદ ના થઈ ગયો જેમ તમે સામાન્ય માણસને છોડાવી શકો તો એ પણ સામાન્ય માણસ છે ને એમને કેમ ના છોડાવો પેલા લોકો તમે ના પાડો તો એમને ના છોડાવું જે વળગેલા છે એને મારે છોડાયેલું કામ નથી છૂટો થઈને આવ્યો હોય એને આ પોતાને ત્યાં અસંતોષ હોય તો જ અહીં આવો શું કહ્યું ત્યાં અસંતોષ હોય હા તો જ અહીં આગળ આવે સંતોષ હોય તો અહીં આવશો નહીં અમેરિકામાં એવા માણસો અહીંયા આવતા હતા દર્શન કરવા માટે મેં પૂછ્યું કે તમે ક્યાં શું કરો છો અત્યારે તમે પેલો શું કર્યું સત્ય સાંઈ બાબાને સત્ય સાંઈ બાબા બાબાનું સાહેબ બાબા તમને શું લાભ થયો એ મને કહો કે અમે જયારે યાદ કરીએ છીએ હાજર થઈને અમને એકાગ્રતા રહે છે એનામાં આનંદ રહેશે તમારે જરૂર નથી આ જયારે કોઈ સ્ટેપ અવલંબન નથી તેના માટે આ જરૂર છે શું છે નથી આધાર પ્રાપ્ત થયો છે એને આ જરૂર નથી અને તમે સંતોષ છે કે નહીં કારણ કે સંતોષ તો છે પણ આ જોડે જોડે આત્મજ્ઞાન જાય એવું નહીં તમે તે પાછા કરો અને મેં કહું અમારા કરતા એ સાચું વધારે એવું કહું એને સીતારે ને તૂટી જાય સીતારે ત્યારે એને ચિંતા તૂટી જાય અમારે કોઈ જીવને ચિંતિત માત્ર દુઃખ અમારાથી ન થાય ભાવ પણ એવો વિચાર પણ અમને આમ વિશાળ રીતે વિચારે તો દુઃખ તો પહોંચાડતા જ નથી ને આપ વિચાર એટલે અમે વિચાર રીતે વિચારીએ તો આપ એને દુઃખ તો પહોંચાડવાના જ નથી કારણ કે એને ત્યાંથી તમે લઈને તમારી પાસે સુખી કરવા માંગો છો એમાં એને દુઃખ લાંબી દ્રષ્ટિથી જોઈએ તો એને કોઈ દુઃખ પહોંચાડ્યું ના જ કહેવાય એટલે બીજી દ્રષ્ટિ વિશાળ દ્રષ્ટિથી જોઈએ તો તમે એને ક્યાંથી લઈ અને તમારી પાસે એને સુખ જ આપવાના છો ને પકડી નહીં શકે એના જે મોહનો જથ્થો ભરેલો છે ને ત્યાં પકડ્યા પછી છોડી જતો રહેશે એટલે એ કોની અસર હેઠળ આ સત્ય સાંઈ બાબાની અસર હેઠળ ડેવલપમેન્ટ કેટલું છે જોઈ લઈએ અમે ડેવલપમેન્ટ આ ફર્સ્ટ સ્ટાન્ડર્ડનો છોકરો હોય ત્યારે ફર્સ્ટ યર એમાં લઈ જઈએ કોલેજમાં કામ લાગે તો એનું ડેવલપમેન્ટ જોઈએ આ તને એલાવ કરીએ પણ તારા બધા જે છે ને એ બધાને એલાવ ના કરીએ કેપેસિટી હોય છે મારું હું જે કહું છું ગ્રાફિંગ કેપેસિટી ધરાવે છે માની લેવાની વાત આપના આપના શબ્દમાં કહું તો હું તો અભૂત છું મારી પાસે ગ્રાફિંગ પાવર જ નથી માની લેવા મારી જે વાત હોય ને તે માની લેવાની કોઈને ના પાડી કોઈ માની લેશો નહીં મારી પાસે શ્રદ્ધા રાખશો જ નહીં તમને શ્રદ્ધા આવી જોઈએ હું ગાળો ભણું તો તમને શ્રદ્ધા આવી જોઈએ તે શ્રદ્ધા બરાબર એમ મારી પર શ્રદ્ધા રાખો એક એક મહારાજ મને જ એવું કહેતા હતા જૈનના મહારાજ મારી પર શ્રદ્ધા રાખો તો હું પચી વર્ષની ઉંમરનો સાહેબ લોકો સાહેબ તમે શ્રદ્ધા રાખવાની વસ્તુ કેટલો વખત રાખું બે દાડે રાખું તમે આ છ મને રાખો તમે સાહેબ પણ ચોટતી થઈ મારી આ ટિકિટ હું ચોટાડું છું ને તે પડી જાય પાછી એવું કંઈ ગુંદર લગાડો ને આ ટિકિટને એવું ગુંદર લગાડી આવો તો હું ચોટાડ ચોટે પણ ગુંદર થતા છે નહીં દેશમાં શ્રદ્ધા જો કદી એવા હોત તો દેશથી હું આકર્ષિત નહીં પણ પણ એવું કોઈ આકર્ષણ જેવું તો છે નહીં એવું કંઈ વારે બોલો કે જેથી મને આકર્ષણ ઉત્પન્ન થાય એટલે અહીંયા આગળ તો કોઈએ શ્રદ્ધા રાખવાની જ ના પાડી દરેક તાર સાધને ના પાડી તમને આપી છે હું ગાળો ભરું તોય તમને આપી સાયન્ટિસ્ટોને બધું ભારે ભારે કર્યું તો એમને આવી કારણ સાચું તો સત્ય જાણવાના લોકો કામી છે જાણવાના ઈચ્છાઓ છે લોકોને વાસ્તવિકતા સમજું પેલું સત્ય એ સત્ય જ નથી આ જગતનો વ્યવહાર જે સત્ય છે ને એ તો વ્યવહાર સત્ય છે અહીં આગળ સત્ય પહેલાં ગયા સત્ય સરતું હોય એ કે છે આ બાળકો આમનું નથી આ લોકો કે કામનું છે પેલા કામનું નથી સત્ય એવું હોવું જોઈએ કે અવિનાશી હોવું જોઈએ સનાતન હોવું જોઈએ કેવું ક્યારેય પણ આ સત્ય ન થાય એટલે આ આ અવિરોધાભાસ થાય જ્ઞાન છે જલ્દી ના માને પછી માન્યા પછી પડે નહીં પછી તને ખબર પડી એટલે તારે પચીસ જણ છે ને પચીસ જણ એક બાગમાં આમ આમ વિશાળ દ્રષ્ટિ ઘણા લોકો એ સંસારમાં બાગમાં તેડી આગળ એમને ચા પાણી પડશે અને તે બાજુ મને કહે છે ગાડી તમે આવજો હું ઉતરીશ એક કલાકમાં તને પચીસ જણ પાકી જાય તેને તમે હું વાત તમે સમજ લોકોને જોઈએ જ છે સાચી વાત જાણવી છે બધા ઊંધી વાત નથી કરતા સાચી મળે છે ક્યાં એક અક્ષરે જગતમાં સાચો ચાલતો નથી બધું ભ્રાંતિ ચાલે છે શું ચાલે છે ભ્રાંતિ છે બધા આ ત્યાં હોબળી એ બધી આ બધી ભ્રાંતિ કેવી આ ભ્રાંતિ સત્યને પમાડનારી છે કે રીતે સત્યને પ્રમાણનારી તેની ભ્રાંતિ ભ્રાંતિને જ પમાડનારી છે આ જ રીતે વાપર્યું એ પણ ભ્રાંતિ છે પણ એ ભ્રાંતિ છોડાવનારી છે શું છે તને ખબર પડી ને માસી કેટલા છોકરા હા સૌથી મોટો ના હોય મતલબ કેવું ભાઈ ક્વોલિટી છે ને તમારું તમારે તો પાકે બીજી કઈ પાકવાનું ત્યારે સર્જક કારણ કૃષ્ણ છે અને રામ રામ રામ મુક્તિ ગયા હેલ્પ કરે ને તો હેલ્પ કરે નહીં પણ રામ રામ બોલો ને એટલે એકાગ્રતા તારે તે રામ એટલું બોલે તો નહીં મરા બોલે તો ચાલે ભગવાન નથી આનંદ આપતા તને સમજ પડી ને જપ ને તપમાં શું છે જપ જપ જપ કરવાથી શું ફળ મળે તપ કરવાથી શું ફળ મળે જપ કરવાથી એકાગ્રતા થાય મન મન એકાગ્રતા થાય ને અને તપ કરવાથી મય પાપ હોય તે જડી જાય એ તપ કરતી વખતે જપ તો કરવા જ પડે ને કે તપ એટલે કે અન્ન નો ત્યાગ કરવો કે તપ કહેવાય તપ એટલે શું કે કોઈ તને અપમાન કર્યું તે ત્યાં હમા માણસ નું મનમાં ખરાબ એનો અમારા માટે ખરાબ વિચાર કર્યા સિવાય એને તું ચલાવી લઉં એ તપ કહેવાય શું કહ્યું બરાબર એ તપથી ઘણો ફાયદો થાય તારે આપણા લોકો શું કે છે મેં સહન કર્યું તે તપ પેલું જતું રહે સહન કર્યું નહીં બોલવાનું સહન કર્યું નહીં એને બસ આપણે સહન શબ્દ શું કરે કે સહકાર કર્યું સહન કરેલું વધતું જાય તો સ્વિંગ ને સ્વિંગ ની બેટ કૂદે સહનની લિમિટ હોય છે એટલે સહન નહીં આ તપસ કરવું છે શું કરવું હા એટલે આ જપ તે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ જપ થાય હવે આ દવા દવા લેવા દે છે એની મુદત હોય છે હા તો અમની મુદત તો રહી છે આ ભગવાન એ અમારા મગજમાં ઉતરતું નથી કે આ ભગવાનની મુદત ચાલુ છે કે મુદત પૂરી થઈ ગઈ છે એટલે તો હવે અમે જે ભગવાનને હું જે રામની કે પૂજા કરું એ બધું નકામું એડે જતું હશે નકામું નહીં તું તારી શ્રદ્ધાનું ફળ મળે મારી શ્રદ્ધાનું જ ફળ મને મળે એમાંથી કઈ મળતું એમાંથી કઈ જ નહીં પણ આવું તો કહેવાય છે લોકો છોડી દે હા એટલે આપણે કઈ એમાંથી મળે એમ કહીએ જેને હાથું જોડવું હોય ત્યારે હાથું કહીએ નહીં તો બીજા બધા એમાંથી મંદિરે ના જાય પોતાની શ્રદ્ધાનું એટલે હું મારી જાતે પોતે જેટલી મજબૂત શ્રદ્ધા રાખું એટલું મજબૂત ફળ મેળવી શકું ને હું જેટલી મજબૂત શ્રદ્ધા રાખું એટલું જ મને મજબૂત ફળ મળે ને હા તારી જેવી શ્રદ્ધા તે ઉપર એટલે એ તો કશું કરતા નથી એ તારી માયા <laughs> બસ એવું કહીએ બધા છોડી દેવું એટલે દોષ પાડવા થયા એ તો તારા એકલા જેવા ને કહેવાય કે બધા ના કહીએ આ જસુભાઈ બહુ તારે કહ્યું હતું તમને સુધી આજ કરો નહીં છૂટી ગયા જાય નહીં છૂટી ગયું મારી ઉપર ગયા એક શું કરે નહીં અને આપણી વાઈફ હોય ઘેર ગયેલું હોય એ જીતી છે શું કરે એને આપડે કહેવાઈએ કે તો શરતમાં શરત મગજ પર અહીં લાવજો તો લઈને આવે <laughs> આવું ફોન બહાર પાડીએ નહીં પાડીએ બધું લોકો આશ્ચર્ય થઈ જાય બધું નહીં તો દાળ પીવા જતા રહે જમીરમાં જતા રે મંદિરમાં જતા રહે તને ખબર પડે ને એટલે બહાર ના પડાય અને આવું લખાય નહીં ના લખાય તું સમજી ગયો છોકરો બોલાય ડાયો હા છોકરા મને બોલે તો બહુ મને સતી કરવાની મજા આવે શું ભણ્યો છું બીકોમ તાર પપ્પાની ફેર નહીં પડ્યો જરાય હે ફેર પડેલો છે ના પણ હવે એની સાથે જો મને પોતાના અંતરમાં છે હું તમને કહું છું એનો મતલબ એ થયો ને કે કોઈ માણસે કોઈની પાસે જવાની જરૂર નથી બરોબર એનો અર્થ એવો થયો ને કે કોઈ માણસે કોઈની પાસે જવાની જરૂર નથી હા એવું આપણી શ્રદ્ધા જ કરે છે બધું એવું નથી પાછું પાછું ઊંધું બેસે આ તો ગેરસમજ છે જો પાછું ઊંધું માની ગેરસમજ થઈ ને આ ગેરસમજ થઈ ગઈ હે ગેરસમજ થઈ ગઈ મારાથી ના જવાની જરૂર છે હા આપણે જાણીએ કે આની વાત આપણે સમજીએ તેના તો ઘણી ઊંચી છે શું અને આ વાત બનાવટ નથી કે ઉતારો નથી બીજી જગ્યાનો અને આપણે જોવા જવું તપાસ કરવી જો આપણને એમ લાગે કે આમાં આ શાક આપણે પાવનું નથી તો ઉડી જવું નહીં નાખી શાક લઈને ગયા હોય તો આપણે ખબર પડે ને કે આ શાક બરોબર સાદું ફ્રેશ એવું નથી આપણે તમે એવું એટલે આપડે પાછા ના સમજી ગયો છીએ એટલે પણ જોઈ લેવું આપડે અને બોલતા ના હોય સાહેબ જેની પાસે કચરો સામાન ના હોય બોલે નહીં શું કરે બોલે નહીં જેની પાસે કચરો સામાન ના હોય તે બોલે નહીં અને હાથ બહાર રાખે સાહેબ બોલતા નથી કે હા કશું બોલતા નથી આશીર્વાદ લઈ જાઓ કે તમારા સાહેબ પાસે સામાન નથી બોલતા શું થાય છે કોઈ બાપે બોધ્યો છે બનાવે છે બધું છણી બનાવે તો બધે હું તો આવડી મુક્તિ બોલતા નથી થાય મને કહે છે તમે જ્ઞાની થયું કેમ મોડે કહો છો તમારા બરકત નથી તેથી એટલે તમે નથી કેતા તમે જરૂરી ના થયા એ તમારે આ હૈરાન બોલવું પડે તારા ધર્મ નથી આવતી તમને કે જરૂરી નહીં થતા મારે હીરા બોલવું પડે તો ફરી સારું દેખાય શોભા દેખાય ને તો મારે કશું હતું નહીં કારણ કે પણ એ તો આગના જ્ઞાનીઓ નતા બોલતા થયા નતા તે અને થાય તેને કહેવાનું કે હું આ છું તો એ લોકો લાભ થાય કોણ થાય લોકો કારણ કે એવું પણ બોલવાની શી જરૂર તમે બોલાવડાવો ને એમ કહો કે હું આ જ્ઞાની છું જો દાદા ભગવાન એવું બોલાવડાવો છે કોતો તો યથાર્થ હોય તે બોલે તો કોતો મેન્ટલ બોલે મેન્ટલ બોલે ના બોલે બોલે બોલે મેન્ટલ બાપનું શું જાય અને યથાર્થ હોય તે બોલે બોલે છે તારા પહેલા નતા બોલતા ને એ બધી બનાવટ જે સાચા પુરુષો બોલતા હતા પહેલેથી શું કરું મહાવીર બાવીર બધા બોલતા હતા એમને પૂછે કે આપ સર્વજ્ઞ હતા કે આ નથી એ બોલવા માટે સબસિડી બીકોમ થયેલો માટે બીકોમ થયેલા બોલવા ત્યાં શું હા મહેતા સાહેબ ઇન્કમટેક્સ ઓફિસર છે એમ કહેવાય કે હું ઇન્કમટેક્સ ઓફિસર મદદ છું અને બનાવટ હોય તો ના ચાલે સત્સંગ ગમ્યો તમને આજનો આ બકારમાં છે હજાર માણસ જમાડવાના અહીંયા આગળ એટલે એના બધા એમ કે તો આગળ બોલાવી જવું એટલે લોકો એમ કરી દે કે ના એક એકના એક છે શું કહ્યું એટલે જમવા બોલાવાય કે મેં ના હું તો આવું નહીં તો લોકો એમ કહે કે એકના એક છે એટલે તાજમાં શિકાર વધતો જાય શિકાર વધારો કરે શું કરે એના કરતા ભેદ પડ્યો છે એવું કોણ છે એટલે તારા શિકાર તારા ઓછા થઈ જશે <laughs> એટલે ના આવું જમવાય નથી અમે ભાગીદાર હતા પણ આવું નહીં અમે એકલા એક છે દેખાડવા માટે તે ના દેખાડે પોલિસી તમારી પૂરી થવા આ સૌ સારી વાત હા સારી વાત આ બધું જોઈને બોલું છું આત્મા શું આત્માનો ઉદ્ભવ થાય શું ઉદ્ભવ આત્મા તો નિરંતર નો છે ઉદ્ભવ ના હોય પણ આત્મામાંથી આ જગત ઉદ્ભવ સ્થાન થયું એ બધું મેં જોયેલું છે એ શાસ્ત્રોમાં નથી ચાર વેદ ભણે ને તાર વેદ બોલે ત્યારે વેદ છે ઇટ ઇઝ નોટ ટેર શું બોલે હા એ નથી નહીં રીતિ આ આત્માનો હોય મેં કોટ તમારી જોડે ક્યાં કર્યું શાસ્ત્ર ના કહી આપણે પછી અહીં કોનો ફળ છું આ તો બધું સ્થૂળ છે શબ્દો સ્થૂળ હોય કેવા હોય અને આત્મા સૂક્ષ્મતમ છે તો તને વિચાર નતો આવતો ભાઈ આ સ્થૂળ માંથી હું સૂક્ષ્મતમ ખોળું છું પણ કઈ મને એવી કઈ આશા ત્યાં ખોટું જ્ઞાની જરા આત્મા પરમાત્મા પ્રગટ થઈ ગયા ત્યાં જાઓ અને ચૌદ લોકો પ્રગટ થયેલો એની ગેરંટી આપું છું અને દાદા ભગવાન નામ દે ને તોય કલ્યાણ થઈ જાય એમને અજાણે બોલે તો કલ્યાણ પણ બોલે તો લોકો દવાખાના બોલે દવાખાના બધા મુંબઈમાં દવાખાનામાં માળાઓમાં પહેરાય ને એ બધી લઈ જતા હતા ફૂલની અને લોકોને પહેરાવે ને તો દાદા એને તરત ડાક્ટર બીજા કે શું થયું આ કેવી રીતે એટલે સમજવા જેવું બધા ભેગા છું કોઈ કહે આ વાત ઉપર વિવાદ નહીં થયેલો શું થયું વિવાદ નહીં કારણ કે અમે બોલીએ એને આત્માએ કબૂલ કરવું જ થયું ભલે ના જાણતો હોય ગમે તેવો માણસ હોય વિરોધી હોય તો પણ આત્માએ કબૂલ કરે ખરો પછી વાંકું બોલવું હોય તો બોલે તમારા આત્મા કબૂલ કરતો નથી ખબર ને એટલે ખાલી વિવાદ કરવા માટે જ વાંકું બોલે ખાલી વિવાદ કરવા માટે જે માખું બોલે હા ખાલી એનો અહંકાર મોટો કરવા માટે અહંકાર મોટો કરવા અહંકાર મજબૂત કરવા માટે વાકુ બોલે કે ના આ વાત તમારી મને ગમતી નથી તો ગેરંટી એના આત્મા કબૂલ કરવું જ પડે એનો આત્મા કબૂલ તો હોય કે આ વાત સાચી છે છતાં એમ કે મારો હાથમાં કબૂલ તો નથી બીજાના મોઢે એવું કે એને પોતાનો આત્મા કબૂલ કરતો હોય કે આ વાત સાચી છે પણ બીજાના મોઢે એમ કે કે મારે કબૂલ કરતો નથી એમ ને પછી તો એને સીધો ચાલે પણ આ વાત ઉપર વાત સંવાદ નહીં થયેલો આ હું જે બોલ્યો ને એ ઉપર કોઈએ ફરી પ્રશ્ન ઉભો કર્યો નથી કે આ તમારી વાત મને ગમતી નથી તમારી વાત સમજાતી નથી એવું બોલે એને ધ્યાન આપવાનું કારણ કે વાદ વિવાદની વાત નથી આ બરાબર પછી માલકી વગરની વાણી કેવી છે બધી વાળી માલકી વાળી એમાં અહંકાર ની હોય શું હોય અહંકારની સાથ સમાજ ની અહંકારની સાથ પણ ના એ સમજવાનું માલકી વગરની વારી અત્યાર સુધીમાં મારી એકલા નથી આ બીજી વખત મારા ઉકેલ કરી બુદ્ધને અને માવીરમાં ફેર તો બુદ્ધને આમથી કોઈ માર છે આજ તો કેના ગયા હોય લોહી નીકળતું હોય બહાર ઉભી થતો હોય એવો માણસ લઈને જતા હોય અને બુદ્ધના જોયામાં આવે તો બુદ્ધને કઈ અસર થાય કરી એનો આત્મા આવે સાચા હોય તો એમને તો થાય જ ને અસર થાય એમને થાય એમને અસર થાય કે આમ આત્મા આટલો દુઃખી કેમ છે લાવો અસર થાય એમને એનો આત્મા કેમ આટલો બધો દુઃખી છે લાવ્યો એનો ઉદ્ધાર કરું હા એટલે મારી બુદ્ધને શું અસર થાય એને બુદ્ધને પોતાને શું અસર થાય એ મને પોતાને ખ્યાલ નથી આવતો હું તો એમ કહું છું કે બુદ્ધને એવું એવું થવું જોઈએ કે આત્મા આટલો બધો દુઃખી છે તો લાય હું એનો ઉદ્ધાર કરું કારણ કે એ તો પરોપકારી જીવ છે ને એને તો લોકોનું સારું કરવું છે પણ એમને દયા તો નહીં જોઈએ ને એમને તો દયા શું કરવા લાવે બુદ્ધનામાં આ દયા જે છે દયા ગુણ તે દયાની શરૂઆતથી ધર્મ શરૂઆત થાય છે અને દયાને એડ થવાથી ધર્મ પૂરો થાય છે અને વિજ્ઞાન શરૂઆત થાય થાય છે દયાનો એન્ડ હા ત્યાંથી ધર્મની શરૂઆત ના વિજ્ઞાનની શરૂઆત થાય આ દયા એક ભદ્ર ગુણ છે દયા હોય ત્યાં સુધી નિર્દયતા હોય જ આને જરા કોઈ દાખલો આપીને સમજાવો ને મને દયા હોય ત્યાં સુધી નિર્દય હા ઉંદરી પાસે બિલાડી પાસે પડી હોય તો ઉંદર ઉપર ને દયા હોય આપણને તો બિલાડી પર શું હોય નિર્દયતા હોય ત્રીજી વ્યક્તિને હે ત્રીજી વ્યક્તિને થયું ને એટલે ત્રીજી વ્યક્તિ ને પેલા બે અને જે જોનાર દયા કેમ છે કે આ મારી નાખશે હા અને મારી નાખતા કોણ છે કાબિલાડી એના મારી નાખતા છે માટે નિર્દયતા એની પર અને આ મારી નાખશે એટલે એની પર દયા આવે છે એ અહંકારી ગુણ છે શું છે અહંકાર દયા નિર્દયતા એ અહંકારી ગુણ છે એટલે એટલે બુદ્ધ ભગવાન ને કે દયા આવે અને દયા એ તમારા ઉપર દયા નહીં કરતો પોતાનું દુઃખ કાઢવા માટે દયા કરે શું કરે છે પોતાની હાથે દુઃખ થાય પોતાને અને દુઃખ ને એ દુઃખ દુઃખ બંધ કરવા માટે એની પર પ્રયત્નો છે જેટલા ને એ છે એ છે માણસ જોયા આવ્યા હોય મારીને અસર ના મારીને કરુણા વર્તે કરુણા વર્તે કરુણા એટલે ઉંદરને ઉંદરને જોઈ લે એની અવસ્થા ત્યારે એ જો એને એનું કર્મ ફળ કેવું આવ્યું આ અરે બિલાડી આ કર્મ વધી એનું ફળ કેવું આપતી એટલે બંને ઉપર કરુણા રાખી બંને ઉપર કરુણા અને મને દયા ના હોય મારા અત્યારે કોઈ મટકું કાપી નહીં નાખે દયા એટલે કરુણા એટલે પછી બાકી કરુણા એટલે દયા ગુણ અમારા ખરાબ થશે આ તેથી હું કહું કે દયા ભૂલ નહીં દયા દયા વગર ધર્મ શરૂઆત છે નહીં પણ અમુક અમુક કાળે એની પણ બિનજરૂરિયાત છે જેમ હાઈસ્કૂલ છોડી પડે ના છોડી પડે મકાન બહુ સારું હોય તો પણ હાઈસ્કૂલ છોડી પડે ને એવું હાઈસ્કૂલ વાળું છે પછી આગળ કરુણા કરુણા છેલ્લો છે ચલો કહેવાય કરુણા પછી આદુ હા એ છીએ કે શું તમારો ધંધો નોકરી નોકરી કરે છે નોકરી પણ તો નહીં કરતો તમે કરો છો બરાબર હા બરાબર પોતે કરે પગાર કોનો તમારો કિસ્સો નો આપણો પોતાનો ભાઈ કોની તમારી કિસ્સો નો આપણે પોતાનો ભાવ કોના તમારે કર ને ભાવ આપણા હે આપણા પોતાના ભગવાન જરૂર નથી વચ્ચે જરૂર છે જરૂર છે કઈ રીતે નહીં કઈ રીતે નહીં જરૂર મારે કઈ બાબતમાં ભજવું છે મને કોઈ રીતે જરૂર નથી બધાની તમારી રીતમાં કોઈ રીતે નથી અલૌકિક રીતમાં છે તે તમને ખબર નથી અને તમારી રીતમાં જે માની બેઠા કોઈ રીતે જરૂર ના એટલે આપણે ચર્ચા ધાર્મિક રીતે કરવી છે કે કામ માર્ગ રીતે કરવી એની પર આધાર એમ કે છે કે ચર્ચા ધાર્મિક રીતે કરવી છે કે પેલો કાર માર્ક્સ જેમ કે છે એ રીતે કરવી છે એમ બિલકુલ અલૌકિક રીતે ધાર્મિક રીતે નહીં ધાર્મિક તો વાદ વિવાદ હોય હું તો વાદ વિવાદ કરવા માંગતો હું તો એક્ઝેક્ટ જ કરવા માંગુ કારણ કે ચર્ચા કેવી થાય મારા બુદ્ધિ નહીં બિલકુલ બુદ્ધિ નહીં હવે ચર્ચા કોણ કરી બુદ્ધિશાળી હોય તમે તો બુદ્ધિશાળી ગયા હું તો બુદ્ધિશાળી હોત તો ચર્ચા થાય ને પણ મારે બુદ્ધિનો ખોટ નથી એટલે એમનો પ્રશ્ન છે કે આપ ઈશ્વરમાં નથી માનતા એમ કહો છો ઈશ્વરને તો હું ઓળખું છું અને માનું છું તમે માનતા નથી મને એવું લાગે છે કે આપ નથી માનતા કે મને એવું લાગે છે કે આપ ઈશ્વરને માનતા નથી એમ તમે હું ઈશ્વરને માનું છું જે માનું છું તમે બધા માન્યું નથી તમે ઈશ્વરને માનતા જ નહીં વિરોધી છો ના ના ના એવું નથી તમે કાલ માર્ગ જે કહેતો એ રીતે ચાલો છો ભગવાન ની એક આજ્ઞા તમે પાડતા નથી હું બધી આજ્ઞા પાડું હું માનતો એક કઈ આજ્ઞા પાડી કહો કઈ આજ્ઞા પાડી ધાર્મિક પુસ્તકો કે પ્રમાણે એમ કે પુસ્તક પુસ્તકો જે કે માનીએ છીએ એમ કે હા એ પ્રમાણે પાયો છે કે અહીંથી બહુ નાના નાની શું લખી તમે કેવી રીતે મારા પાડતો નથી એ માણકો નથી પાડતો એમ હે એવું હું શું નથી પાડતો એમ કહો તમે કઈ રીતે માનો છો નથી પાડતો એમ કે ઈશ્વર તમે પાડતા ઈશ્વર કહો હું નથી કહું તમે નથી કહો કોઈ કહેતો નથી ખાવું વડીલોને માર જોયું નથી કે આ બધા તમે કહો ભગવાન નું નામ ભગવાન હવે બધું કરે છે સત્ય ઈશ્વર છે સત્ય ઈશ્વર છે તમે ઈશ્વર માં તમે ઈશ્વર જોયો છે ના તમારા હોવું બકરા હોવું એમને હોવું જોઈએ મેં નહીં અમને હોવું પ્રભાત અમે હોવું આત્મા ઈશ્વર હું મારી માન્યતા છે દરેક દરેક માન્યતા ચાલે નહીં માન્યતા ભગવાન જોઈએ સર્ટિફાઈડ કોણ જોઈએ સતીભાઈ ભગવાન કોણ ભગવાન મને એવું લાગે સર્ટિફિકેટ તમે આપો ભગવાન તમારા મેં આત્મા જો આનામાં જો આજ કરી છે તમે આત્મા તમે સર્ટિફિકેટ ભગવાન છે કે નહીં એનું સર્ટિફિકેટ તમે જ આપી શકો એવું લાગે ભગવાન દેખી શકાય છે કોણ છે કેના કોણ છે હું છે માનશે ભગવતી માનો પર તમે માની મનાય છે એ તો એ સમજ પડી ગયું તમારી દલીલ જ વ્યાજબી નથી મારી દ્રષ્ટિએ દલીલ એમ કે મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી બીજું આવે કે કે છે મને કઈ વ્યાજબી લાગતું હા કઈ લાગતું નથી કે આ જગત કોને બનાવ્યું કોને બનાવ્યું કઈ ચાલુ બનાવ્યું તમે જાણતા હું કોઈ જાણતો નથી એમ કે બધા વિચાર અમે હેરાન નથી કરતા તમે કરો છો મને લાગે કુંભાર છે કુંભાર કોઈ નથી પડેલા માણસ અહીં બોલો છો બરાબર